भगवद गीता अध्याय अडार मोक्ष संन्यास योग श्लोक एक अर्जुन कहे हे महाबाहो हे ऋषिकेश हे केश केशनिसुदन हूँ संन्यास शब्द नो खरो अर्थ अने त्याग शब्दनो पण सत्य अर्थ पृथक जाणवा ઈચ્છું છો શ્લોક બે શ્રી ભગવાન બોલ્યા કેટલાક સૂક્ષ્મદર્શી પંડિતો કામ્ય કર્મોના ત્યાગને સંન્યાસ કહે છે જ્યારે વિદ્વાનો સર્વ કર્મોના ફળનો ત્યાગ કરવો એને ત્યાગ કહે છે શ્લોક ત્રણ કેટલાક પંડિતોનું કહેવું છે કે કર્મ માત્ર દોષ યુક્ત હોય છે આથી તેનો ત્યાગ કરવો જ્યારે કેટલાક પંડિતો કહે છે કે યજ્ઞ દાન તપ વગેરે કર્મોનો ત્યાગ કરવો નહીં શ્લોક ચાર હે ભરત શ્રેષ્ઠ એ ત્યાગ વિશે મારો ચોક્કસ મત શું છે તે તને કહું છું સાંભળ હે પુરુષ વ્યાઘ્ર ત્યાગ પણ ત્રણ પ્રકારનો છે શ્લોક પાંચ યજ્ઞ દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી તે કરવા જ જોઈએ યજ્ઞ દાન અને તપ ફળની ઈચ્છા રહિત કરવામાં આવે તો મનુષ્યને પવિત્ર બનાવે છે શ્લોક છ હે પાર્થ એ યજ્ઞાદિ કર્મો પણ સંગનો તથા ફળનો ત્યાગ કરીને કરવા જોઈએ એવો મારો નિશ્ચિત અને ઉત્તમ અભિપ્રાય છે શ્લોક સાત નિયત કર્મોનો ત્યાગ કરવો યોગ્ય નથી તેના મોહથી પરિત્યાગ કરવો તેને તામસ ત્યાગ કહેવાય છે શ્લોક આઠ કર્મ દુઃખરૂપ છે એમ માની શરીરના ક્લેશના ભયથી તેનો ત્યાગ કરવો તે રાજસ ત્યાગ કહેવાય છે એ રીતે રાજસ ત્યાગ કરીને તે પુરુષ ત્યાગના ફળને પામતો નથી શ્લોક નવ હે અર્જુન આ કરવા યોગ્ય છે એમ નિશ્ચય કરીને સંગ તથા ફળનો ત્યાગ કરીને જે નિત્ય કર્મ કરવામાં આવે છે તેને સાત્વિક ત્યાગ માનેલો છે શ્લોક દસ સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલા આત્મજ્ઞાનવાળો થાય છે તથા સર્વ શંકાઓથી રહિત હોય છે તેવા અશુભ કર્મનો દ્વેષ કરતો નથી વળી તે વિહિત કર્મમાં આસક્ત થતો નથી શ્લોક અગિયાર દેહધારી જીવાત્મા માટે સંપૂર્ણ રીતે કર્મનો ત્યાગ કરવો શક્ય નથી માટે જે કર્મ ફળનો ત્યાગ કરનારો છે તે ત્યાગી એ પ્રમાણે કહેવાય છે શ્લોક બાર ફળના ત્યાગ ન કરનારને મૃત્યુ પછી કર્મનું અનિષ્ટ ઇષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારના ફળ પ્રાપ્ત થાય છે પરંતુ સંન્યાસીઓને કદી પણ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થતું નથી શ્લોક તેર હે મહાબાહો કર્મની સમાપ્તિવાળા વેદાંત શાસ્ત્રમાં સર્વકર્મોથી સિદ્ધિ માટે આ પાંચ સાધનો કહેવામાં આવ્યા છે તે મારી પાસેથી સમજી લે શ્લોક ચૌદ સુખ દુઃખ આદિનો આશ્રય કરનાર આ દેહ જીવાત્મા જુદી જુદી ઇન્દ્રિયો પ્રાણ અપાન આદિ વાયુના નાના પ્રકારની ક્રિયાઓ અને દૈવ આ પાંચ કારણો છે શ્લોક પંદર પુરુષ દેહ મન અને વાણી વડે જે ધર્મરૂપ કે અધર્મરૂપ પણ કર્મનો પ્રારંભ કરે છે તે સર્વ કર્મોના આ પાંચ કારણો છે શ્લોક સોળ એ સર્વ કર્મોમાં આ પ્રમાણે હોવા છતાં પણ જે શુદ્ધ આત્માને કરતા માને છે કે સમજે છે તે દુર્મતી અસંસ્કારી બુદ્ધિને લીધે વાસ્તવિક રીતે જોતો નથી શ્લોક સત્તર હું આ કર્મ કરું છું એ પ્રકારની જેને ભાવના નથી જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાનનિષ્ઠ આ પ્રાણીઓનો વધ કરી નાખે તો પણ તે વધ કરતો નથી અને તે વધના દોષથી બંધાતો નથી શ્લોક અઢાર જ્ઞાન જ્ઞેય ને જ્ઞાતા એ ત્રણ પ્રકારના કર્મના પ્રેરક છે અને કરણ મન અને બુદ્ધિ સહિત દસ ઇન્દ્રિયો કર્મ અને કર્તા એ પ્રકારે ત્રણ પ્રકારનો કર્મનો આશ્રય છે શ્લોક ઓગણીસ સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન કર્મ તથા કર્તા સત્વાદી ત્રણ ગુણના ભેદથી ત્રણ પ્રકારના કહેવાય છે તે ભેદને યથાર્થ રીતે તું સાંભળ શ્લોક વીસ જે જ્ઞાનના યોગથી જીવ પરસ્પર ભેદવાળા સર્વભૂતોમાં અવિભક્ત એવા એક આત્મતત્વને જુએ છે તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન શ્લોક એકવીસ વળી પરસ્પર ભેદથી રહેલા સર્વભૂતોમાં એકબીજાથી ભિન્ન ઘણા આત્માઓને જે જ્ઞાન જાણે છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જ્ઞાન શ્લોક બાવીસ વળી જે જ્ઞાન એક કર્મમાં પરિપૂર્ણની જેમ અભિનિવેશવાળું હેતુ વિનાનું તત્વાર્થથી રહિત તથા અલ્પ વિષયવાળું છે તે જ્ઞાનને તામસ કહ્યું છે શ્લોક ત્રેવીસ ફળની ઈચ્છા ન રાખતા જે નિત્ય નૈમિત્તિક કર્મો કર્તૃત્વના અભિમાનના ત્યાગપૂર્વક રાગ દ્વેષ રહિત કરવામાં આવે છે તેને સાત્વિક કર્મ કહેવામાં આવે છે શ્લોક ચોવીસ વળી સ્વર્ગાદી ફળની કામનાવાળા તથા અહંકારવાળા મનુષ્યો દ્વારા બહુ પરિશ્રમ વડે જે કરાય છે તે રાજસ કહ્યું છે શ્લોક પચીસ જે કર્મ પરિણામનો હાનિનો હિંસાનો તથા પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વગર અવિવેકથી આરંભ કરવામાં આવે છે તેને તામસ કર્મ કહે છે શ્લોક છવ્વીસ ફળની ઈચ્છા વગરનો હું કરતા છું એમ નહીં કહેનારો ધૈર્ય તથા ઉત્સાહથી યુક્ત સિદ્ધિમાં અને અસિદ્ધિમાં વિકાર રહિત કર્મ કરનારો સાત્વિક કહેવાય છે શ્લોક સત્તાવીસ રાગી કર્મફળની ઈચ્છાવાળો લોભી હિંસા કરવાવાળો અપવિત્ર તથા હર્ષ શોકવાળા કર્તાને રાજસ કહેવામાં આવે છે શ્લોક અઠાવીસ અસ્થિર ચિત્તવાળો અસંસ્કારી ઉદ્ધત સટ બીજાની આજીવિકાનો નાશ કરનાર આળસુ વિષાદ કરવાના સ્વભાવવાળો તથા કાર્યને લંબાવવાના સ્વભાવવાળો કરતા તામસ કહેવાય છે શ્લોક ઓગણત્રીસ હે ધનંજય બુદ્ધિના તેમજ ધૈર્યના સત્વાધિક ગુણોથી ત્રણ પ્રકારના ભેદને સંપૂર્ણપણે જુદા જુદા કહેવાય છે તે તું સાંભળ શ્લોક ત્રીસ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિને તથા નિવૃત્તિને તેમજ કાર્ય તથા અકાર્યને ભય તથા અભયને બંધન તથા મોક્ષને જાણે છે તે બુદ્ધિ સાત્વિક છે શ્લોક એકત્રીસ હે પાર્થ જે બુદ્ધિ ધર્મને તથા અધર્મને કાર્ય તેમજ અકાર્યને યથાર્થ રીતે નહીં જાણે તે બુદ્ધિ રાજસી છે શ્લોક બત્રીસ હે પાર્થ તમો ગુણથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ છે એમ માને છે તથા સર્વ પદાર્થોને વિપરીત માને છે તે તામસી બુદ્ધિ છે શ્લોક તેત્રીસ હે પાર્થ ચિત્તવૃત્તિના નિરોધરૂપ યોગથી કામનાઓ ચલિત નહીં થનારી ધીરજથી મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાને ધારણ કરે છે તે ધૈર્ય સાત્વિક કહેવાય છે શ્લોક ચોત્રીસ હે પાર્થ વળી પ્રસંગાનુસાર ફળની કામનાવાળો થઈ જે ધૈર્ય વડે ધર્મ કામ અને અર્થને પ્રાપ્ત કરે છે તે ધૈર્ય રાજસી છે શ્લોક પાંત્રીસ હે પાર્થ ભાગ્યહીન મનુષ્ય જે ધૈર્ય વડે સ્વપ્ન ભય વિશાળ તથા મદને પણ ત્યજતો નથી તે ધૈર્ય તામસી છે શ્લોક છત્રીસ હે ભરત શ્રેષ્ઠ હવે તું મારી પાસેથી ત્રણ પ્રકારના સુખને સાંભળ જે સમાધિ સુખમાં અભ્યાસથી રમણ કરે છે તથા દુઃખના અંતને પામે છે શ્લોક સાડત્રીસ જે તે સુખ આરંભમાં વિષ જેવું પરંતુ પરિણામમાં અમૃત જેવું હોય તથા પોતાની નિર્મળ બુદ્ધિથી ઉત્પન્ન થયેલું હોય તે સુખને સાત્વિક કહ્યું છે શ્લોક અડત્રીસ જે તે સુખ વિષય તથા ઇન્દ્રિયોના સંયોગથી ઉપજેલું છે તે આરંભમાં અમૃત જેવું લાગે છે પણ પછી પરિણામમાં વિષ જેવું લાગે છે તે ને રાજસ કહ્યું છે શ્લોક ઓગણચાલીસ જે સુખ આરંભમાં તથા પરિણામે બુદ્ધિને મોહમાં નાખનારું નિદ્રા આળસ અને પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે તે સુખ તામસ કહ્યું છે શ્લોક ચાલીસ પૃથ્વીમાં કે પાતાળમાં અથવા સ્વર્ગમાં દેવોને વિશે પણ એવું તે કંઈ વિદ્યમાન નથી કે જે પ્રાણી અથવા પદાર્થ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ સત્વાદી ત્રણ ગુણોથી રહિત હોય શ્લોક એકતાલીસ હે પરંતપ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શુદ્રોના કર્મોના પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણો વડે જુદા જુદા વિભાગો પાડવામાં આવ્યા છે શ્લોક બેતાલીસ સામ દમ તપ શૌચ ક્ષમા સરળતા તેમજ જ્ઞાન વિજ્ઞાન આસ્તિકપણું એ સ્વભાવજન્ય બ્રાહ્મણોના કર્મ છે શ્લોક તેતાલીસ શૌર્ય તેજ ધીરજ ચતુરાઈ અને યુદ્ધમાં પાછા ન હટવું વળી દાન તથા ધર્મ અનુસાર પ્રજાપાલન એ ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે શ્લોક ચુમ્માલીસ ખેતી ગૌરક્ષા અને વ્યાપાર એ વૈશ્યના સ્વાભાવિક કર્મ છે અને આ ત્રણેય વર્ણની સેવારૂપ કર્મ શુદ્રનું સ્વાભાવિક કર્મ છે શ્લોક પિસ્તાલીસ પોતાના સ્વાભાવિક કર્મમાં નિરત રહેલો મનુષ્ય સત્વ શક્તિને પામે છે પોતાના કર્મમાં તત્પર થયેલો મનુષ્ય જે પ્રકારે મોક્ષની સિદ્ધિને પામે છે તે તું સાંભળ જેનાથી ભૂતોની ઉત્પત્તિ થાય છે તથા જેના વડે સર્વ વ્યાપ્ત થાય છે તેને પોતાના કર્મ વડે સંતુષ્ટ કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે શ્લોક સુડતાલીસ સારી રીતે આચરેલા પરધર્મ કરતા પોતાનો ગુણ રહિત હોય તો પણ સ્વધર્મ શ્રેષ્ઠ છે સ્વભાવજન્ય શાસ્ત્રાનુસાર કર્મ કરતો મનુષ્ય પાપને પામતો નથી શ્લોક અડતાલીસ હે કૌંતે વર્ણાશ્રમ અનુસાર સ્વાભાવિક ઉદ્ભવેલું કર્મ દોષવાળું હોય તો પણ ન ત્યજવું કારણ કે સર્વ કર્મો ધુમાડાથી જેમ અગ્નિ ઢંકાયેલો રહે છે તેમ દોષ વડે ટંકાયેલો રહે છે શ્લોક ઓગણપચાસ સ્ત્રી પુત્રાદિ સર્વ પદાર્થો વિશે આસક્તિ રહિત બુદ્ધિવાળો અંતઃકરણને વશ રાખનારો વિષયો તરફ સ્પૃહા વિનાનો પુરુષ સંન્યાસ વડે પરમ નૈકર્મ્ય સિદ્ધિને પામે છે શ્લોક પચાસ હે કાંતે નિષ્કર્મણ્ય રૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી વિદ્વાન પુરુષ જે પ્રકારે બ્રહ્મને પામે છે તે જ્ઞાનની પરમ નિષ્ઠા છે તે સંક્ષેપમાં જ મારી પાસેથી સાંભળ શ્લોક એકાવન શુદ્ધ બુદ્ધિ વડે યુક્ત પુરુષ સાત્વિક ધૈર્યથી આત્માને નિયમમાં રાખી શબ્દાદી વિષયોનો ત્યાગ કરીને તથા રાગ દ્વેષનો ત્યાગ કરી બ્રહ્મભાવને પ્રાપ્ત કરે છે શ્લોક બાવન એકાંત સેવનારો અલ્પ ભોજન કરનારો વાણી દેહ તથા મનને વશમાં રાખનારો દરરોજ ધ્યાન ધરનારો એ વૈરાગ્યનો આશ્રય કરીને રહે છે શ્લોક ત્રેપન તથા અહંકાર બળ દર કામ ક્રોધ પરિગ્રહ અને મમતા છોડીને શાંત રહે છે તે બ્રહ્મ સાક્ષાત્કાર માટે યોગ્ય બને છે શ્લોક ચોપન બ્રહ્મરૂપ થયેલો પ્રસન્ન ચિત્તવાળો પદાર્થોનો શોક કરતો નથી અપ્રાપ્ય પદાર્થની ઈચ્છા કરતો નથી સર્વભૂતોમાં સંભાવ રાખનારો એ મારી પરાભક્તિને પામે છે શ્લોક પંચાવન ભક્તિ વડે હું ઉપાધિ ભેદોથી યુક્ત સ્વરૂપ વાળો છું તે જે મને તત્વથી જાણે છે તે ભક્તિ વડે મને તત્વથી જાણીને ત્યાર પછી મારા સ્વરૂપમાં પ્રવેશ કરે છે શ્લોક છપ્પન સદા સર્વકર્મો કરતો રહેવા છતાં પણ મારો શરણાગત ભક્ત મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પામે છે શ્લોક સત્તાવન વિવેક બુદ્ધિ વડે સર્વ કામો મને સમર્પણ કરી મારા પરાયણ થઈ બુદ્ધિયોગનો આશ્રય કરીને નિરંતર મારા વિશે મનવાળો થા શ્લોક અઠ્ઠાવન મારા વિશે ચિત્ત રાખવાથી મારી કૃપાથી તું સર્વ દુઃખોને તરી જઈશ પરંતુ જો તું કદાચિત અહંકારથી મને સાંભળશે નહીં તો નાશ પામશે શ્લોક ઓગણસાઠ અહંકારનો આશ્રય કરીને હું યુદ્ધ ન કરું એમ જો તું માનતો હો તો તારો નિશ્ચય મિથ્યા છે કારણ કે તારો ક્ષત્રિય સ્વભાવ તને યુદ્ધમાં જોડશે શ્લોક સાઈઠ હે અર્જુન સ્વભાવજન્ય પોતાના કર્મ વડે બંધાયેલો મોહવશ જે યુદ્ધ કરવાને તું ઈચ્છતો નથી તે પરવશ થઈને પણ તું કરીશ શ્લોક એકસઠ હે અર્જુન ઈશ્વર યંત્રો પર બેસાડેલા સર્વભૂતોને માયા વડે ભ્રમણ કરાવતા સર્વભૂતોના હૃદયમાં રહે છે શ્લોક બાસઠ હે ભારત સર્વ પ્રકારે તે ઈશ્વરને જ શરણે તું જા જેની કૃપાથી તું પરમ શાંતિ તથા શાશ્વત સ્થાનને પામીશ શ્લોક ત્રેસઠ એ પ્રમાણે મેં તને ગુહ્યથી અતિ ગુહ્ય ગીતાશાસ્ત્ર રૂપી જ્ઞાન કહ્યું એનો સંપૂર્ણપણે વિચાર કરીને જેમ તારી ઈચ્છા હોય તેમ તું કર શ્લોક ચોસઠ ફરીથી સર્વથી અતિ ગુહ્ય પરમ વચનને તું સાંભળ કેમ કે તું મને અતિ પ્રિય છે તેથી તને આ હિતકારક વચનો કહું છું શ્લોક પાસઠ મારામાં જ મન રાખ મારો ભક્ત થા મારું પૂજન કર મને નમસ્કાર કર એમ કરવાથી તું મને પામીશ એમ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કારણ કે તું મને પ્રિય છે શ્લોક છાસઠ સર્વ ધર્મોનો ત્યાગ કરીને તું મને એકને જ શરણે આવ હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ માટે તું શોક ન કર શ્લોક સડસઠ આ ગીતાનો ક્યારે પણ તપ રહિતને ભક્તિ રહિતને સુશ્રુતા રહિતને તથા જે મારી અસૂયા કરે છે તેવા મનુષ્યને ઉપદેશ કરવો નહીં શ્લોક અડસઠ જે આ પરમ ગુહ્ય જ્ઞાનનો મારા ભક્તોને ઉપદેશ કરશે તે મારા વિશે પરમ ભક્તિ પ્રાપ્ત કરીને મને જ પામશે એમાં સંશય નથી શ્લોક અગ્નિસિત્તેર વળી મનુષ્યોમાં તેનાથી બીજો કોઈ પણ મોટું અતિપ્રિય કરનાર થવાનો નથી તથા પૃથ્વીમાં તેના કરતા બીજો વધારે પ્રિય પણ નથી શ્લોક સિત્તેર તથા જે આપણા બેના આ ધર્મયુક્ત સંવાદનું અધ્યયન કરશે તેનાથી જ્ઞાન યજ્ઞ વડે હું પૂજાઈશ એવો મારો મત છે શ્લોક એકોતેર જે પુરુષ શ્રદ્ધાવાન તથા ઈર્ષા વિનાનો થઈને આ ગીતાશાસ્ત્રનું શ્રવણ કરે છે તે પણ મુક્ત થઈને પુણ્ય કર્મ કરનારાને પ્રાપ્ત થતા શુભ લોકોને પામે છે શ્લોક બોતેર હે પાર્થ તે આ ગીતાશાસ્ત્ર એકાગ્ર ચિત્તથી સાંભળ્યું કે હે ધનંજય તારો અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો કે શ્લોક તોતેર અર્જુન કહે હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે મેં આત્મજ્ઞાન રૂપી સ્મૃતિ પ્રાપ્ત કરી છે સંશય રહિત થઈને હું આપનું વચન પાડીશ શ્લોક ચુંબોતેર સંજય કહે એ પ્રમાણે ભગવાન વાસુદેવનો તથા મહાત્મા અર્જુનનો અદ્ભુત અને રોમાંચિત કરે એવો સંવાદ મેં સાંભળ્યો શ્લોક પંચોતેર વ્યાસ ભગવાનની કૃપાથી આ પરમ ગુહ્ય યોગને યોગેશ્વર શ્રી કૃષ્ણે સ્વયં કહ્યો તે મેં સાક્ષાત સાંભળ્યો શ્લોક છોતેર હે રાજન શ્રી કૃષ્ણ અને અર્જુનના આ પવિત્ર તથા અદ્ભુત સંવાદને સંભાળી સંભાળીને વારંવાર હું હર્ષ પામું છું શ્લોક સત્યોતેર હે રાજન વળી ભગવાન શ્રી કૃષ્ણના તે અદ્ભુત વિશ્વરૂપને સંભાળી સંભાળીને મને વિસ્મય થાય છે ને હું વારંવાર હર્ષ પામું છું શ્લોક અઠ્યોતેર જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજય ભૂતિ ઐશ્વર્ય અને નિશ્ચલ નીતિ સર્વદા વાસ કરે છે એવો મારો મત છે એ પ્રમાણે અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ સમાપ્ત